એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા હા બહેન વાર્તા સાંભળે છે આવો આવો બહેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો ભૂલકાઓ રતિલાલ નાયકની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે છોકરા અને દેડકા એક ગામ હતું ત્યાં પાદરમાં છોકરા રમતા હતા રમતા રમતા છોકરા છેક તળાવે પહોંચી ગયા ત્યાં શું રમવું એ કાંઈ ન સૂજ્યું કોઈને હો એટલે કરીશા એક અટકચાળા છોકરાએ તળાવમાં કાંકરા નાખવા માંડ્યા ટોળામાં હોઈએ એટલે ટોળું એ કરે એ કરવાનું મન થઈ આવે એ વખતે જે કરીએ છીએ એ સારું છે કે નરસું એ દેખાતું નથી ભાઈ બાકીના છોકરા માટે એવું જ થયું હો એમાંના મોટા ભાગના સારા સ્વભાવના હતા તમારા જેવા પણ પેલા અટકચાળા છોકરાના વાદમાં આવી ગયા નવરા હાથ નખોદ વાળે એ ન્યાયે આ છોકરા પણ પેલા અટકચાળા છોકરાની જેમ કિનારેથી કાંકરા લઈને તળાવમાં ફેંકવા માંડ્યા સૌને ભારે ગમત થઈ એટલે તો વધારે ને વધારે ચગા અને વધુ ને વધુ કાંકરા નાખે ગયા ભાઈ કાંકરા પાણીમાં પડતા એથી કુંડાળા રચાતા એટલું જ નહીં મજાનો અવાજ પણ થતો એટલે છોકરાને તો એ રમત ગમી ગયો ભાઈ પણ આ રમતનું એક બીજું ખરાબ પરિણામ આવ્યું બોલો લો એ તળાવમાં કાંઠા પાસે જ પાણીમાં પુષ્કળ દેડકા હતા એ દેડકા ઉપર આ કાંકરા પડવા લાગ્યા ટપો ટપ ટપો ટપ કોઈ કોઈ દેડકાની પીઠ ઉપર આ કાંકરા વાગ્યા હો થોડાક નાના અને કોઈ કમજોર દેડકાનો તો કાંકરા પડતા પ્રાણ પણ નીકળી ગયો છોકરાને મન હસવું ને દેડકાની હાણ એવો ઘાટ થયો ભાઈ આવી સ્થિતિ વધુ વખત સહન ન થતા એક વૃદ્ધ અને શાણા દેડકાએ છોકરાઓના કાંકરી ચાળા વચ્ચે હિંમત કરીને ડોકું પાણીની બહાર કાઢ્યું એને ખાતરી હતી કે આ છોકરાઓમાં ઘણા છોકરા પ્રાણીઓ તરફ પ્રેમ વાળા પણ હોય છે એમને હું કહીશ એમ વિચારીને એ વૃદ્ધ દેડકું તો બોલ્યું ભાઈઓ ડ્રાવ ભાઈઓ ડ્રાવ તમારે મન રમત છે પણ અમારા તો પ્રાણ જાય છે ડ્રાઉ તમે આવી ઘાતકી રમત બંધ કરો ને અમને ઉગારો ભાઈ સાહેબ ડ્રાઉ ડ્રાઉ આવી રમત ના રમો અમારી સાથે છોકરાઓમાં કેટલાક સારા હતા તેમણે જ કહ્યું એલા એ આપણે આ રમત બંધ કરીને બીજી કોઈ રમત રમીએ આવું નહીં કરો બધા છોકરા શરમાઈને એ સ્થળ છોડી ગયા હો અને પછી તો કરીશા બહેન એ તળાવમાંના દેડકાના પ્રાણ બચી ગયા ભાઈ તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને કે રમત ખાતર કોઈનો પ્રાણ ન લેવો કોઈનો જીવ ન લેવો ચાલો ત્યારે આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ હો ભાઈ આવજો